દાદા કે છે કે ભગવાનને આગળ પહોંચવા માટે ઘણા માર્ગો છે અને એમાં એક ભક્તિ માર્ગ છે તો એમાં તમે શું કહો છો હા પણ ભક્તિ તો ઓળખી છે ભક્તિ નું ઓળખે એ તમારા ગામમાં કોઈ માણસ નહીં હોય ભક્તિ ઓળખતો કેવી રીતે ઓળખે કેવી રીતે ઓળખે દાદા તો ભક્તિ તો તમે કોને માનો છો કૃષ્ણ એ ભક્તિ રહે તમે જે માનો છો એ ભક્તિ જ નહીં તમારી ભક્તિ કરી રહ્યા કરું પણ ભગવાન કેવા છે પોતાને જાણતા નહીં ભગવાન શું છે શું નહી જાણ્યા વગર ભક્તિ કરવાની કોણ છે ભગવાન કોણ છે ભગવાન